கடிகாரம் चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेर्णवः वीराणां तान्विजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखासिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिराम्भस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः दिव्यमानम् कलानिधिम् चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम કાલે આપણે જે વિષયની ચર્ચા કરી એનું થોડું રિવિઝન આજે કરી લો આ લોકોને નથી સમજમાં આવ્યું ત્યાં આગળ કોઈને તેડવા મોકલીએ લેવા મોકલીએ કોઈને હા તો કરો ચલો મોહિત તું શરૂ કર કાલે આપણે અજય એવું થઈ ગયું તું બતાવશે ધર્મન તું સાક્ષાત ભગવત પ્રણીતમ એટલે આ વચન ધર્મન તું સાક્ષાત ભગવત પ્રણીતમ એનો તાત્પર્ય શું શા માટે કહ્યું એ વચન capable ધર્મ ભગવાને કહ્યો છે એટલે આમાં આ વાત આપણે એટલા માટે કહી હતી કે ધર્મ ક્યાં કહેવાયો છે તો ધર્મશાસ્ત્રમાં કહેવાયો છે ધર્મશાસ્ત્રનો મતલબ વેદ વગેરે હિન્દુ સંદર્ભમાં હવે જે બીજા ધર્મો છે એ લોકોના ધર્મશાસ્ત્ર કોઈ મોહમ્મદે કહ્યું છે ગુરુ નાનકે કહ્યું છે કે મહાવીર સ્વામી કે એમણે ગૌતમ બુદ્ધે કહ્યું છે આ બધા કોઈને કોઈ મનુષ્ય રૂપોમાં ધર્મગુરુઓ થયા એટલે એમના દ્વારા કહેવાયેલો જે ધર્મ છે એ ધર્મ મનુષ્ય દ્વારા કહેવાયેલો ધર્મ છે એના સામે આપણા હિન્દુ ધર્મમાં અથવા આપણો જે વૈદિક ધર્મ છે એ શું કહી રહ્યો છે કે ધર્મંતુ સાક્ષાત ભગવત પ્રણીતા ભગવાને કહેલો છે આ આ સૌથી મોટો તફાવત છે એને આપણે બતાવી રહ્યા છીએ સમજાયું શું સમજાયું જોરથી બોલો જરા હા એ તો થઈ ગયું પછી મેં જે સમજાવ્યું એ શું સમજ્યા તમે એમ પૂછી રહ્યો છું ગોપાલદાસ અહીંયા આગળ બેસી જતો આ કોણ સમજ્યું ચલો એ બોલો મોહમ્મદ ઇસ્લામ છે તો એવી રીતે સદા કર્મચારો કર્મ તો તે તો આ પહેલું જે વચન છે ધર્મંતુ સાક્ષાત ભગવત પ્રણીતમ એ વાતને સમજાવવા માટે કહેવામાં આવ્યું છે કે વૈદિક ધર્મ સ્વયં ઈશ્વરે પોતે જાતે ઈશ્વરે કહ્યો છે બીજા ધર્મથી વૈદિક ધર્મની એ ખાસિયત છે કે બીજા ધર્મો કોઈને કોઈ મનુષ્ય દ્વારા કહેવાયા છે આપણો ધર્મ છે એટલે વૈદિક ધર્મ છે એ ઈશ્વર દ્વારા કહેવાયો છે આ તફાવતને સમજાવવા માટે આપણે આ ભાગવતનું વચન આપણે રાખ્યું છે પછી આગળ આ વચનોનો ખાલી એક પર્પઝ નથી શા માટે કહેવામાં આવેલું છે એના ઉપર તમારે ધ્યાન આપવાનું છે આ બધા એવિડન્સ છે તે ઓથોરિટી છે કે જે આપણને કંઈક એક્સપ્લેન કરે છે કંઈક મેસેજ આપે છે શું આપણને હા આ જે સ્ટેટમેન્ટ છે એનાથી આપણને શું સમજમાં આવે છે બ્રહ્મણો હિ પ્રતિષ્ઠા અમૃતસ્યાવ્યય ચ શાશ્વતસ્ય ચ ધર્મસ્ય સુખસ્યૈકાંતિકસ્ય ચ બ્રહ્મ મારી પ્રતિષ્ઠા છે હા અને જે શાશ્વત અવ્યય જે ધર્મ છે એ પણ મારી જ પ્રતિષ્ઠા છે અથવા એની હું પ્રતિષ્ઠા છું એમ એનો મતલબ શું થયો ધર્મ ક્યાં અટકીને રહ્યો છે ધર્મનો આધાર ભગવાન છે આ એક બીજી વાત છે ભગવાન આધાર થાય એનો મતલબ શું થયો કે જેમ રાજા બદલે અને પોતાના નિયમ બદલી કાઢે જેમ કોંગ્રેસમાંથી મનમોહન સિંહ ગયા અને નરેન્દ્ર મોદી આવી ગયા તો જૂના નિયમો હટી ગયા નવા નિયમો આવી ગયા પણ આ તો મનુષ્ય હોય નિયામક તો આ જાતનું પરિવર્તન થાય ઈશ્વર તો સનાતન છે એટલે ઈશ્વરનું કહેલો ધર્મ છે એ સદા સર્વદા એકરૂપ રહે છે એ વાત આનાથી આપણને સમજમાં આવે કે ધર્મની પ્રતિષ્ઠા હું છું ધર્મના આગળ જુઓ શબ્દનો વિશેષણનો પ્રયોગ કરે છે કે શાશ્વત છે ધર્મ છે આજે ધર્મ કેવો છે કે જે શાશ્વત છે શાશ્વતનો મતલબ કોઈ પણ ટાઈમ ફ્રેમની અંદર બંધાયેલો હોય એમ નથી સદા સર્વદા આ ધર્મ છે શાશ્વત ધર્મની હું પ્રતિષ્ઠા છું તો ધર્મનો આધાર બ્રહ્મ ભગવાન છે એ આનાથી આપણને સમજમાં આવે પછી ત્રીજું કયું વચન હતું હા બ્રહ્મન ધર્મસ્ય વક્તા કરતા તદનુમોદિતા प्रत्यक्षयन लोकम इमं आस्थित પુત્રમાત્મા ઇદ એટલે નારદજીને ભગવાન આ વાત કહી રહ્યા છે કે હે પુત્ર શું કહી રહ્યા છે ધર્મનો હું વક્તા છું કહેનારો છું કરતા પણ હું છું એનું અનુમોદિતા એટલે એટલે સુકોનો જે ધર્મનું આચરણ કરી રહ્યો છે એનું હું સમર્થન કરનારો અનુમોદિતા અને ધર્મ સિદ્ધાંતને સમજાવવા માટે હું મનુષ્ય રૂપમાં આ લોકની અંદર પ્રકટ થયો છું એટલે એનું જીવતું જાદુ દ્રષ્ટાંત પૂરું પાડવા માટે આ વાત ક્યારે કહેવામાં આવી છે કે જ્યારે નારદજીએ મહાભારત નું યુદ્ધ સંપન્ન થઈ ગયું બધા સુખ શાંતિ થઈ ગઈ ત્યારે એક વખત નારાજીના મનમાં એમ વિચાર આવ્યો કે ભગવાન શ્રી કૃષ્ણ આ મનુષ્ય રૂપમાં કઈ રીતે પોતાનું જીવન વ્યતીત કરે છે એ મારે જોવું છે એટલે દ્વારકા નારદજી ગયા અને ત્યાં ભગવાનના જે સોળ સહસ્ત્ર પટરાણીઓ એમના ખૂબ વિસ્તૃત મહેલો અનેક રૂપની અંદર ભગવાન ત્યાં બિરાજી રહ્યા હતા અને આળજી જાજા પણ ગયા તો કોઈ જગ્યાએ બ્રહ્મ મૂર્ત માં એટલે હજી સૂર્ય દેખ્યો નથી રાત્રીના નક્ષત્રો આસ થાય નથી એવા સમયમાં ભગવાન ઉઠી રહ્યા છે કોઈ જગ્યાએ નારા દેખરી આકરી રહ્યા છે કોઈ જગ્યાએ સંન્યાસ ભવન કરી રહ્યા છે કોઈ જગ્યાએ દાન આપી રહ્યા છે કોઈ જગ્યાએ રાજકાજની ચર્ચાઓ કરી રહ્યા છે એમ ભગવાનના અલગ અલગ જે મહેલો હતા એમની અંદર ભગવાનના એવા દર્શન એમને થયા એ જોઈને નારદજી એકદમ ચકિત થઈ ગયા તો ભગવાન જે કહી રહ્યા છે કે બ્રહ્મન ધર્મસ્ય વક્તાહમ હું ધર્મ કહેનારો છું એ ભગવાને કહેલો ધર્મ આપણને ભાગવત આદિ શાસ્ત્રમાં મહાભારતમાં ગીતાના રૂપમાં એમ સર્વત્ર ભગવાન વાચ એવા ટાઇટલ સાથે આપણને મળે છે એ ભગવાનનું વક્તવ્ય છે બ્રહ્મન ભાર્વત્ય વક્તાહમ કર્તા ભાર્વત્ય કરતા અતિ અહમ ધર્મનો કરતા પણ હું છું એટલે નારદજીને આ રીતે ભગવાને પોતાનું ધર્મમય જીવન એનું ડેમોન્સ્ટ્રેશન આપ્યું તદનુમોદિતા એટલે જે ધર્માચરણ કરે છે એનું અનુમોદન કરનારું છું એટલે ભગવાનના રાજ્યમાં જે યાદવ પ્રજા રહી રહી છે ધર્મનું પાલન કરતા કરતા એમનું પોષણ રક્ષણ કરનાર કેમ કે એટલા માટે જ તો એ બધાને કાલેવનના અને એમના જરાસંધના ત્રાસથી ભગવાને મથુરામાંથી લઈને અને દ્વારકામાં વસાવ્યા હતા કે એ લોકો પીડિત હતા ત્યાં તો જે લોકો ધર્માચરણ કરે છે એનું રક્ષણ કરનારા ભગવાન એ એમને ભગવાને કરી અને લોક શિક્ષા માટે ભગવાને મનુષ્ય રૂપ ધારણ કરીને ધર્માચરણ કર્યું છે તો આ વાત આપણને અહીંયા સમજાય છે એટલે આ વચન એવું છે બહુ કોમ્પ્રિહેન્સિવ નેચરનું છે જેમાં બધા જ પાસાઓ આવરી લેવાયા છે એટલે ભગવાને કહ્યું જ નથી એનું આચરણ પણ કર્યું છે કેવળ પોતાના પૂરતું નથી રાખ્યું જે ધર્માચરણ કરે છે એને સપોર્ટ પણ આપ્યો છે અને જે લોકો શાસ્ત્રમાંથી સમજી નથી શકતા એવા છે સદાચારથી જ સમજે એવા છે એમના માટે ભગવાને એક એક્ઝામ્પલ સ્વચ્છ કર્યું છે તો આ વાત આપણને આ વચનથી સમજાય છે બીજી વસ્તુ આમાંથી શું સમજાય છે કે ભગવાન પણ જ્યારે પોતાના ધામમાંથી નીચે પધારે છે આપણા વચ્ચે તે વખતે ભગવાન એ ધર્મનો આદર કરે છે આવી ચાલનો પોતે રૂલ્સને પોતાના ઉપર લાગુ કરે છે હું એનો એક્સેપ્શન છું એમ નહીં તો આપણા લભ્ય આપણે સમજાય પછી યદા યદા હિ ધર્મ સત્ય એ વચન ચેતના માટે આવ્યું છે ધર્મની સંસ્થાપના માટે અને જે દુષ્ટો છે અધર્મી છે એમના નાશ માટે યુગે યુગે ભગવાન પ્રકટ થાય છે હમ આ વાત તેના માટે કહેવામાં આવી હતી કે ધર્મના સંસ્થાપક પણ ભગવાન છે એટલે એક વખત જેને ભગવાને કહી દીધો જાબેલી કુટેકો મારે એમ નહીં તો જ્યારે પણ એ ધર્મના ઉપર કોઈ આપત્તિ આવે છે તે વખતે પાછા ભગવાન પધારી અને એને રિસ્ટોર કરે છે તો ધર્મના સંસ્થાપક પણ ભગવાન આ બધા જ વચનો છે એનો મૂળ આશય એ છે કે ધર્મ ભગવાને કહ્યો છે ધર્મ એ ભગવાનની આજ્ઞા છે સમજાય પછી વેદાંતકૃત અને વેદવિદ વેદ જે છે આપણો વૈદિક ધર્મનો મૂળ આધાર છે તો વેદવિદ એટલે વેદના ખરા અર્થને કોઈ સમજે છે તો સમજે અને એટલા જ માટે ભગવાને વેદાંત વેદાંત એટલે ઉપનિષદ લખી લેજો આપણે નો મતલબ છે ઉપનિષદ એટલે ભગવાને એ ઉપનિષદો વેદાંતના રૂપમાં એટલે વેદના નિચોડના રૂપમાં કયા તત્વજ્ઞાનના રૂપમાં વેદોને વેદાંતથી સમજવાનું વેદાંત ને ભગવાનની કહેલી ગીતાથી સમજવાનું વેદ વેદપ્રણિહિતો ધર્મઃ હા વેદ પ્રણિહિતો ધર્મ આ તો આપણો મેલ મેઇન મેજર સ્ટેટમેન્ટ છે કે વેદ જે કહે છે તે ધર્મ છે એમાં આપણે એ વિચાર કર્યો હતો કે વેદ જ શા માટે કેમ કે આપણે ત્યાં ધર્મશાસ્ત્ર તો વેદ સિવાય પણ બીજા ઘણા બધા છે કયા કયા છે મહાભારત રામાયણ ગીતા માં આવી ગઈ પુરાણો સ્મૃતિ તંત્ર આગમ તંત્ર સૂત્ર ગ્રંથો આમ નો ઘણો મોટો વિસ્તાર છે તો વેદ પ્રણિહિતો ધર્મ એવું જયારે આપણે કહીએ ત્યારે એનો મતલબ એ થાય કે વેદ સિવાય જે બીજા શાસ્ત્ર છે એમાં જે કહેવામાં આવે છે એને ધર્મ કહી શકાય કે નહીં આ મુદ્દો આ પ્રશ્ન નો આપણે શું જવાબ કાલે શોધ્યો ઉપલક્ષણ છે આ વેદ શબ્દ એ ઉપલક્ષણના રૂપમાં છે એનો મતલબ શું આજે એ બધાને તમને ઉપનવું નથી મતલબ એની બધું કવર થઈ જાય સમજી લેવાનો એટલે અંગ્રેજીમાં જેમ આપણે કોઈ વર્ડ લખીને અને પછી એક્સેટ્રા લખીએ અથવા ગુજરાતીમાં આપણે વગેરે ઇત્યાદિ તો એની અંદર એક બે આઈટમને આપણે ગણાવીએ એની બધી આઈટમને ગણાવતા નથી હવે જે આઈટમ ગણાવી છે એ કેટેગરીની બીજી કોઈ પણ આઈટમ હોય એ એ પ્રસંગમાં આપણે સમજી લેવી આવી ખ્યાલમાં તો વેદ એટલા માટે કે આ એક કારણ છે એક વેદને ઉપલક્ષણ સમજવાનો એનો મતલબ વેદ સાથે સાથે બીજા પણ જેટલા પણ ધર્મશાસ્ત્ર તરીકે માન્ય છે એ બધા જ શાસ્ત્ર ગ્રંથોને સમજી લેવા એક વાત બીજી વાત બીજા શાસ્ત્ર ગ્રંથો એટલે એમ કેમ નહીં કે ભાગવત પ્રણીતો ધર્મ વેદ પ્રણિહિતો એમ કેમ અહીંયા વેદને શા માટે ગણાવ્યું છે એનું કારણ શું તે બીજા બધા શાસ્ત્ર કરતા વેદ છે પ્રમુખ શાસ્ત્ર છે સર્વોપરી છે સર્વમાન્ય છે સાક્ષાત ઈશ્વરની વાણી છે એટલા માટે વેદનો ઉલ્લેખ પ્રથમ કરવામાં આવે છે આવી ખ્યાલમાં શું Thank એ પ્રમુખ ગણના છે પ્રમુખ શાસ્ત્ર હોવાને કારણે પ્રમુખ શાસ્ત્ર હોવાનો મતલબ શું કે સાક્ષાત ઈશ્વરની વાણી છે શું પ્રશ્ન લખો વેદ પ્રણીહિતો ધર્મ અહીંયા બીજા કોઈ ધર્મશાસ્ત્રને ન ગણાવીને વેદ એમ કેમ કહેવામાં આવ્યું આ પ્રશ્ન છે એના ઉત્તર આપણે બે રીતે સમજ્યા એક ઉત્તર વેદ પ્રયોગ અહીંયા ઉપલક્ષણના રૂપમાં છે એટલે વેદ કહેતા શાસ્ત્ર તરીકે ગણાતા અન્ય પણ ધર્મશાસ્ત્રના ગ્રંથો છે એને અહીંયા સમજી લેવા આ એક વાત બીજી વાત કે બધા શાસ્ત્રોમાં વેદ એ પ્રમુખ શાસ્ત્ર છે અને વેદ સાક્ષાત ભગવાનની વાણી છે વેદનું નામ લેવામાં આવે છે આ બે વાત છે તમારા શબ્દોમાં એને લખી લો પહેલું ઉપલક્ષણ અને બીજું પ્રમુખ શાસ્ત્ર અને સાક્ષાત વાણી સંક્ષેપમાં એટલે વેદ પ્રણિહિતો ધર્મ હવે બીજો પ્રશ્નમાં આપણે એ ચર્ચ્યો હતો કાલે કે વેદ પ્રણિહિતો જ્યારે કહીએ છીએ ત્યારે વેદની કન્ટિન્યુટીમાં બીજા પણ શાસ્ત્ર ગ્રંથોને આમાં સમજી લેવા છે પણ કર્તવ્યનો નિર્ણય વેદમાંથી કરવો પુરાણોમાંથી કરવો સ્મૃતિ માંથી કરવું માંથી કરવું કે રામાયણ મહાભારત માંથી કરવું કર્તવ્યના ની મેથડ શું એ આપણે આ મુદ્દાના પછી આપણે વિચારી હતી યાજ્ઞવલ્ક્ય સ્મૃતિનું એક વચન આપણે લીધું હતું વેદ સ્મૃતિ શ્રુતિ સ્મૃતિ સદાચાર સ્વસ્ય ચ એક ચતુર્વિધમ પ્રાહુ साक्षात धर्म से लक्षण आनो શું હતો આનાથી આપણે શું સમજાવ્યું શ્રુતિ એટલે વેદ હા હમ એટલે કોપીઓ મતલબ એવી એટલે કે જ્યારે વેદ હા પણ એટલે મારે મને કોઈ જિજ્ઞાસા થઈ કે મારે આ કર્મ કઈ રીતે કરવું અથવા મારાથી આ થઈ શકે કે ન થઈ શકે તો સૌથી પહેલા મારે શું રિફર કરવાનું વેદ કરવાનું માની લો વેદમાં મને ન મળ્યો નિર્ણય તો મારે ક્યાં જવું શ્રુતિશાસ્ત્રમાં જવું શાસ્ત્રમાં કહેલું છે વેદમાં નથી એને આપણે અધર્મથી કેમ ન કહી દઈએ જે વેદમાં જે નથી વેદ છે એ ધર્મનું મૂળ છે અને વેદમાં જે ન હોય તે અધર્મ આવું આપણે કેમ ન કહી શકીએ સ્મૃતિમાં કહેલું છે એને આપણે ધર્મ કયા આધારે માનવું ખાલી સ્મૃતિ સ્મૃતિ એટલે વેદ હા નિત્યાનુમેય વેદ ધ્યાનથી સમજી લો કે જે કર્તવ્યનું નિરૂપણ વેદમાં નથી પણ સ્મૃતિઓમાં છે એ સ્મૃતિઓ કોઈને કોઈ વેદના આધારે જ એ વાત કહી રહી છે પણ એ વેદ આજે આપણને અવેલેબલ નથી એટલે એ વેદ કયો છે કે જે નિત્યાનુમેય વેદ છે આ વાત આપણે શા માટે એમ કહી રહ્યા છીએ કેમ કે જે લોકો આ વાત કહી છે સ્મૃતિઓમાં એ ભગવાનની વિભૂતિરૂપ ઋષિઓ છે એટલે આપણે જેને જોઈ નથી શકતા એને એમની દ્રષ્ટિ જોઈ શકે છે એટલે એમને જે પણ વાત કહી છે એ વેદ મૂલક જ છે એમ આપણને સમજવાનું એ વેદ કયો તો અવેલેબલ જે વેદ છે એમાં એ નથી તો નિત્યાનુમય વેદ મૂલક એ કૃતિઓ છે એમ સમજવા હા એટલે વાત આ જ છે પણ અહીંયા જે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે વેદા કૃષ્ણ વાક્યાનીમાં એમાં વેદની વાતનું એક્સપ્લેનેશન આપણને કૃષ્ણ વાક્યમાં મળે છે કૃષ્ણ વાક્યનું એક્સપ્લેનેશન બ્રહ્મસૂત્રમાં અને એનું એક્સપ્લેનેશન આપણને ભાગવતમાં મળે છે ત્યાં આ જાતનો એના વચ્ચેની સંગતિ છે અને શ્રુતિસ્મૃતિ સદાચાર્ય એ જે વચન છે એમાં ત્યાં જે અવેલેબલ નથી એને આપણે ત્યાં જોવાનું નેક્સ્ટ ટુ નેક્સ્ટમાં ત્યાં એ જાતનો ક્રમ છે એક્સપ્લેનેશન હોઈ પણ શકે ન પણ હોય પણ આજે કહી રહ્યા છે એ પ્રાયોરિટી ધર્મના નિર્ધારણમાં કોની છે કે સુપ્રીમ ઓથોરિટી આપણને કોને કહી શકાય સેકન્ડ લેવલ ઉપર કઈ ઓથોરિટી છે થર્ડ લેવલ ઉપર કઈ છે એ એની કેટેગરી ગણાવી રહ્યા છે તો પહેલા વેદ એના પછી સ્મૃતિ પછી સદાચાર પછી સ્વક્રિય અંતમાં તો આ વસ્તુ આપણે તેના સંદર્ભમાં જોઈ કે કર્તવ્યનો નિર્ણય ધર્મશાસ્ત્રોમાંથી કઈ રીતે કરવો એના વિષયમાં આપણને સમાધાન મળ્યું આગળ હા વેદ અપૌરુષે છે એ વાત આપણે જોઈ હતી આપણે જે આના પહેલાના મુદ્દામાં જોયું કે વેદ છે ઈશ્વરની વાણી છે જ્યારે ઈશ્વરની વાણી છે એમ કહીએ છીએ ત્યારે એનો મતલબ એ છે કે અન્ય ધર્મથી આપણી વિશેષતા ધર્મની એ કે આપણો ધર્મ છે કોઈ મનુષ્ય દ્વારા નથી કહેવાયો આના માટે આપણે ત્યાં શાસ્ત્રમાં પરંપરાથી શબ્દનો ઉપયોગ થાય છે આપત લખી લો આપત જેમ આપણે પ્રાપ્ત લખીએ ને એમાં પ્ર હટાવી દો આપ્ત અને બીજું પરમાપ્ત આપતનો મતલબ છે રિલાયબલ વિશ્વસનીય ભરોસા પાત્ર અને પરમ આસ્ત એટલે સૌથી વધુ રિલાયેબલ મોસ્ટ રિલાયેબલ સૌથી વધુ ભરોસાપાત્ર સર્વાધિક વિશ્વસનીય હવે આનો આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે બે ભાઈ બહેનો વિવાદ કરી રહ્યા છે જે વખતે એમના ઘરમાં એમના વડીલ નથી હાજર એક જણો કહે છે કે નહીં મમ્મી આમ કીધું હતું બીજો કહે કે ના મમ્મી આમ કીધું હતું બંને એક જ ઇક્વલ કેટેગરીમાં છે જનરેશનમાં પોઈન્ટ ઓફ વ્યૂથી પેલા મા બાપ છે એના પછી એમને સંતાન છે એ બંને ભાઈ હોય ચાહે બેન હોય પણ એ બંનેની કક્ષા એક છે એમના વચ્ચે વિવાદ છે બંને જણા બહુ વિશ્વાસપૂર્વક કહી રહ્યા છે કે આમ જ કહ્યું છે પણ બંનેના વચનમાં વિરોધાભાસ છે એ કંઈક બીજું સમજે છે કંઈક બીજું સમજે છે એ દરમિયાનમાં કોઈ મમ્મી આવી ગઈ એમની અને પછી કહે કે મમ્મી તે આમ કીધું તું ને બીજો કે નહીં મમ્મી તે આમ કીધું તું ને એમ બંને પોતપોતાનો મત સિદ્ધ કરવા માટે કોનો આશ્રય લે છે જેને આ વાત કહી છે એને તો હવે જે બે ઇક્વલ કેટેગરીના બે વ્યક્તિ પોતપોતાના મતને સિદ્ધ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તો એમની આપ્તતા છે પણ પરમ આપ્તતા નહીં આપણે આને ઓર વધારે સરળ કરીએ એક્ઝામ્પલ કે એમને ત્યાં કોઈ કામવાળી આવી રહી છે એને કોઈ સૂચના આપવાની કહી છે એ વિષયમાં વિવાદ છે એક જણો એમ કહી રહ્યો છે કે મમ્મીએ આમ કહ્યું છે કચરો કરવાનું કહ્યું છે એક જણા એમ કહે છે કે નહીં ખાલી પોતું કરવાનું જ કહ્યું છે આમ માનીને ચાલો હવે બંનેના મતમાં એટલે ઓલી અટવાઈ ગઈ છે કામવાળી કે હવે મારું કર્તવ્ય શું એના માટે બંને એના શેઠ ના સંતાનો છે એટલે આપતા એની બંનેના માટે એક ઇક્વલ છે એના સદભાગ્યે એની શેઠાણી ત્યાં આવી ગઈ સમય ઉપર હવે બે સંતાન છે એને એક તરફ રાખી અને એ નોકરાને પૂછશે કે ભાઈ બેન અમારે શું કરવાનું છે કચરો કાઢવાનો છે કે ખાલી પોતું જ કરવાનું છે તો પરમાપ્તતા એને ક્યાં માની માલિકમાં આવી ખ્યાલમાં તો આપતા એટલે વિશ્વસનીયતા ભરોસા પાત્રતા કે રિલાયબિલિટી અને એક હાઈએસ્ટ રિલાયબિલિટી કે મોસ્ટ રિલાયબિલિટી તો આ કેટેગરી છે એ વિશ્વસનીયતાની અંદર હોય છે એમ આપણા ધર્મશાસ્ત્રની અંદર આ વાત સમજાવવામાં આવી છે કે જે ઋષિઓએ પુરાણોની અંદર કે સ્મૃતિ વગેરેની અંદર જે કહ્યું છે એમાં એક એમ કે મનુષ્ય છે એટલે બની શકે કે એમના સાંભળવામાં કે સમજવામાં કે ઓબ્ઝર્વ કરવામાં કોઈ કોઈ જાતની એમના અંદર ખામી રહી ગઈ હોય કે કોઈ વચ્ચે વિઘ્ન આવી ગયા હોય એવું સંભવ છે કેવી રીતે સંભવ છે કે અશ્વત્થામા માર્યો ગયો અશ્વત્થામા માર્યો ગયો એમ ભીમે હલ્લા મચાવ્યા યુદ્ધમાં એટલે દ્રોણાચાર્યના મનમાં સંશય થઈ ગયો કે અશ્વત્થામાને કોઈ મારી જ ન શકે પોસિબલ જ નથી એવો એમને વિશ્વાસ છે પણ ધીમે એક વખત આપવા ફેલાવી દીધી એટલે એમને મનમાં એમ કહ્યું કે ભીમ તો આમે બહુ ભરોસા માણસ ભલે પાંડવ છે પણ એના ઉપર બહુ ભરોસો કરાય એમ નથી પરમાપ્તતા કોનામાં છે યુધિષ્ઠિરમાં કેમ કે ધર્મનો અવતાર છે યુધિષ્ઠિર કદી પણ અસત્ય ન બોલે એટલે ગયા યુધિષ્ઠિર પાસે અને એને કન્ફર્મ કર્યું કે શું અશ્વત્થામાં માર્યો ગયો સાચી વાત છે તો યુધિષ્ઠિર પણ બોલી ગયા કે અશ્વત્થામાં હતો માર્યો ગયો પાછળનું જે સેન્ટેન્સ હતું એ નરોવા કુંજરોવા એટલે મનુષ્ય અથવા હાથી કેમ કે એમણે પણ જોયું નથી કે અશ્વસ્થામાં માર્યો ગયો કે નથી માર્યો ગયો ભીમે ખાલી કર્યું એ સાંભળ્યું પણ એ યુદ્ધમાં અશ્વત્થામા નામની બે વ્યક્તિ હતી એક હાથી હતો અને એક અશ્વત્થામા એમનો પુત્ર એટલે માર્યો ગયો એવા વાત પણ કોણ માર્યો ગયો એમાં ડાઉટ છે એટલે નરોવા કુંજરોવા એવું એમણે કહ્યું પણ જ્યારે એ સ્ટેટમેન્ટ એ બોલ્યા તે વખતે ભીમ થી શંખ વગાડી દીધો એ એટલો લાઉડ નોઈસ એનો થયો કે એ સ્ટેટમેન્ટ છે દ્રોણાચાર્ય સાંભળી ન શકે એટલે એમણે હથિયાર નીચે મૂકી દીધા યુધિષ્ઠિરે કહ્યું ને વાત પૂરી થઈ ગઈ એ કદી ખોટું ન બોલે એમણે યુદ્ધ છોડી દીધું અને પાછળ આવીને એમનું માથું ઉડાડી દીધું જે તેના પતિ હતા એમણે દૃષ્ટિ તો હવે આ જે પરિસ્થિતિ છે એમાં આપણે સમજી શકીએ કે ભલે ગમે તેટલો મેચ્યોર હોય જ્ઞાની હોય સમર્થ હોય પણ કોઈ શંખ વગાડી કે એને કાનમાં અવાજ ન પહોંચે તો એમાં એમનું જ્ઞાન શું કરી શકે તો એમ કેટલીક લિમિટેશન છે એ મનુષ્યને આવી જાય છે પણ જે સર્વજ્ઞ છે બધું જ જાણનારો છે તો એના જ્ઞાનને કોઈ શંખ રોકી ન શકે એને તો આપણા મનમાં જેમ કોઈ પણ વસ્તુ ચાલી રહી છે એને આપણે તે જ વખતે આપણે જાણી જઈએ છીએ એવી રીતે સંસારમાં કોઈ પણ જગ્યાએ કંઈ પણ ચાલે છે એનું એને નોલેજ સિદ્ધ છે આગળ પાછળ જે પણ હોય તેને એટલે એમને આ પ્રભાવ નથી થતો એટલે પરમાત્મતા કોની કહેવાય કે જે સર્વજ્ઞ છે જે આ સંસારને બનાવનારો છે જે કર્મના ફલને આપનારો છે જે એને સ્થિતિ કરાવનારો લય કરાવનારો છે એની આપતા એની વિશ્વસનીયતા સૌથી વધુ છે તે સિવાય જે કોઈ પણ છે તે બધાની સેકન્ડ લેવલની એટલે વેદ સિવાયનું જેટલું પણ છે એ બધાની આપતતા કહેવાય પણ પરમાપ્તતા તો વેદની છે એટલે વેદ પરમ આપ્ત છે આ વાત આપણે ત્યાં કહેવામાં આવી છે સમજમાં આવ્યું ને લખી લો આપ વેદ પરમ આપ્ત છે મોસ્ટ રિલાયબલ છે સર્વાધિક વિશ્વસનીય છે સાચું કેમ કે ઈશ્વરની વાણી છે અને ઈશ્વર સર્વજ્ઞ છે અને વેદ સિવાયના જેટલા પણ વિષયો છે એનું પ્રામાણ્ય વેદના અધીન છે આ વિષયને બોલો કોઈ ચલો હા હા નહીં હજી પેલા એક આપતા અને પરમાપ્તતા છે એને બોલ કિન્નરી વેદના અનુકૂળ હોવાના અર્થમાં આપતા છે એને આપણે શું એક્ઝામ્પલ આપીને સમજ્યા આપતતા અને પરમાપ્તતાને એક નોકરાણી છે બોલો તો આ આ રીતે આ જે રિલેશન છે એ આપણે ત્યાં વેદ અને તે સિવાયના ધર્મશાસ્ત્રોની બાબતમાં સમજવાનું ઠીક છે ને ચાલો સરસ હવે જે બીજો મુદ્દો છે આ આપણો ધર્મશાસ્ત્રના વિષયમાં અને ધર્મના વિષયમાં સર્વસામાન્ય પરિચય છે હવે ધર્મનું કોઈ એક રૂપ નથી હોતું ધર્મ જે છે જ્યારે આપણે પૂછીએ કે મારા માટે ધર્મ શું તે વખતે નિર્ણય કરનારો આપણને એ પૂછશે કે પહેલા તમે કોણ એટલે ધર્મ જે છે એ દરેક કોઈ પણ ધર્મ કોઈકના માટે પણ હોય અથવા એક ધર્મ બધાના માટે હોય એવું નથી હોતું ધર્મ વ્યક્તિની પાત્રતા ઉપર નિર્ધાર કરે છે એટલે ધર્મનું નિર્ધારણ નિર્ધારણ છે એ અધિકાર અનુસાર થાય છે અધિકાર એટલે યોગ્યતા લખી લો કે સ્વધર્મનો નિર્ણય કેવી રીતે કરી શકાય આ પ્રશ્ન છે એનું સમાધાન શું કે અધિકાર ઇન્ટુ બ્રેકેટ યોગ્યતા જ્યારે પણ હું અધિકાર શબ્દ કહું તે વખતે એનો મતલબ યોગ્યતા સમજવાનો કેમ કે શાસ્ત્રમાં સર્વત્ર યોગ્યતા માટે અધિકાર શબ્દ વપરાય એટલે ક્વોલિફિકેશન યોગ્યતા અધિકાર એટલે યોગ્યતા વ્યક્તિની ના અધિકાર અનુસાર ધર્મનો નિર્ધારણ થાય છે હવે એનો મતલબ શું થાય કે વ્યક્તિ અગર બાલક છે તો બાલકને શું ધર્મનો ઉપદેશ કરવામાં આવશે કે તમારા પેરેન્ટ છે એને રિસ્પેક્ટ આપતા શીખો વડીલોનું સન્માન કરો આવી ખ્યાલમાં તો બાલકના માટે આ થયો હવે એનો પેરેન્ટ આવી અને પૂછે છે કે મારા માટે શું ધર્મ તો એને શું કહેવામાં આવશે કે તમે જેમને પેલા કર્યા છે એમનું સારી રીતે લાલન પાલન પોષણ તમારે કરવું જોઈએ આ તમારા માટે ધર્મ તો વ્યક્તિ બદલાય છે તે પ્રમાણે ધર્મ બદલાય છે ફરીથી બાલક જ્યારે ઘરમાં છે તે વખતે એના માટે તે જ ધર્મના નિયમ છે પણ જયારે એ સમાજમાં જાય તે ભણવા માટે જાય તો એના માટેના કર્તવ્યના નિયમો છે એ બદલી જશે એટલે બાળકને સ્કૂલે મોકલતા વખતે મા બાપ શું કે છે કે જો ટીચર જે કહે તે પ્રમાણે તું કરજે ડિસિપ્લિન રાખજે કોઈની સાથે લડતો ઝઘડતો નહીં અજાણ્યા વ્યક્તિ સાથે વાત નહીં કરતો દબાવવા જે કરી કે ખાઈને જ આવજે બીજા કોઈને થાતો નહીં તારામાંથી કોઈને ખાવા દેજે નહીં પગેરે વગેરે હવે આ બધું ઉકલે છે એક સ્થાનમાંથી બીજા સ્થાને જઈ જવો છે એટલે એને કેવા માંગી રહ્યા તો ધર્મ જે છે એ વ્યક્તિ બદલે તો પણ ધર્મ બદલાય છે વ્યક્તિનું સ્થાન બદલે તો પણ દેશના અનુસાર ધર્મ બદલાય હવે એ જ વ્યક્તિની અવસ્થા બદલાય તો પણ ધર્મ બદલાઈ જશે જેમાં આપણે ત્યાં નાનું બાળક છે કે જે હજી હાલી ચાલી નથી શકતું કે એને પવિત્રતા અપવિત્રતાનો કોઈ વિવેક નથી તો એને સદા પવિત્ર માનવામાં આવે છે પણ બાળક જ્યારે મોટું થાય ત્યારે પછી આપણે એને કહેવું પડશે કે હવે જો તું અપવિત્ર છે તો તારે સ્નાન કરવું જરૂરી છે તો અવસ્થા બદલતાની સાથે ધર્મના કર્તવ્યના નિયમો છે બદલી જઈ રહ્યા સમજાયું હવે સંબંધમાં જુઓ કે કોઈ એક જ માણસ છે પરિવારમાં પછી એ જ પરિવારમાં બીજું બાળક આવ્યો તો એને એમ કહેવામાં આવશે કે જો તું મોટો કહેવાય તારા નાના ભાઈ બહેનો છે એની સાથે પ્રેમથી રહેવું લડવું ઝઘડવું નહીં એને જોઈશું રીતે વસ્તુ આપવી કોઈ જાતની જીદ નહીં કરવી ઈર્ષા નહીં કરવી એ રીતે આપણે એમને સમજાવીએ તો જેટલા જેટલા સંબંધ જોડાતા જાય રેફરન્સીસ આપણા બદલતા જાય તેમ તેમ બીજા ધર્મો છે એનો પ્રવેશ થાય તો આપણે ત્યાં આપણે ત્યાં નહીં કોઈ પણ જગ્યાએ જે ધર્મ કે કર્તવ્ય છે એ કર્તવ્યના કોઈ એક રૂપ નથી વ્યક્તિના જેટલા પેસેજ છે તે પ્રમાણેના ધર્મો છે એની જેટલી અવસ્થાઓ છે બદલે છે તે પ્રમાણેના ધર્મ બદલે છે સ્થાન બદલે છે તે રીતે પણ એના ધર્મ બદલી જાય છે જેમ આપણે નાના બાળકનું દ્રષ્ટાંત લીધું શાસ્ત્ર એમ કહે છે કે જ્યારે આપણને વૃદ્ધા થઈ જાય વ્યક્તિ દાંત પડી જાય હાથ પગ ચાલતા બંધ થઈ જાય તે વખતે પણ એ નાના બાળક તુલ્ય ગણાય કોઈ વૃદ્ધ નથી થયો હટોકટો છે બીમાર પડી ગયો પથારી વર્ષ થઈ ગયો તે વખતે પણ એની સ્થિતિ નાના બાળકની જેવી જ ગણાય કેમ કે જે વ્યક્તિ પોતે પોતાના સમજથી આચાર પાડી શકતો હોય શુદ્ધિ અશુદ્ધિના નિયમ પાડી શકતો હોય એના માટે તો એ નિયમ છે પણ એના માટે સંભાવ જ ન હોય તો એના ઉપર એ નિયમ લાગુ પડતા નથી એટલે એ પવિત્ર પવિત્રવત ગણાય છે તો હવે આ અવસ્થા બદલાઈ ને એના કારણે ધર્મ છે એનું સ્વરૂપ પણ એના માટે બદલાઈ જાય ગઈકાલે કે પરમ દિવસે આપણે શ્રી ગુસાઈજીના પ્રસંગમાં એ જોયું કે ગરીબના રસોડામાંથી કૂતરો ચાલી ગયો અને અમીરના રસોડામાંથી ચાલ્યો ગયો તો બંનેના માટે નિર્ણયો છે અલગ છે ગરીબે વાસણ છે કપાવીને કે ધોઈને શુદ્ધ કરી શકે રસોડું લીપી પોતીને સ્વચ્છ કરી શકે તો ચાલે અમીર છે એને બધા વાસણો ફેંકીને નવા વાસણો વસાવવા જોઈએ એટલે તે વખતે માટીના હતા એ કારણે વાત હતી તો એ રીતે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે માણસની ક્ષમતા સમૃદ્ધિ આર્થિક શક્તિ છે એમાં પરિવર્તન થાય છે એને કારણે પણ ધાર્મિક કે કર્તવ્યની અંદર હેરફેર થઈ જાય છે આવા ઘણા બધા મુદ્દાઓ છે જે કોઈ પણ નિર્ણયને સ્પર્શ કરે છે એટલે નિર્ણય કરતા માટે એ વાત બહુ જરૂરી છે કે એક ઝંડાથી ગાય ગધેડાને ન હાકે ગાયને ગાય રીતે અને ગધેડાને ગધેડાની રીતે હાંકે એટલે વ્યક્તિની અવસ્થા એની યોગ્યતા એ જે દેશકાલમાં છે તે એની આર્થિક શારીરિક માનસિક આરોગ્યની દ્રષ્ટિથી એની જે સ્થિતિ છે તે એનો વર્ણ એનો આશ્રમ જ્ઞાન અજ્ઞાન આ બધી વસ્તુઓને સારી રીતે વિચારીને તે પછી એને કોઈ નિર્ણય આપે તો આપણે ત્યાં જેટલા પણ ધર્મશાસ્ત્ર છે એમાં જે પણ નિર્ણય આપવામાં આવ્યા છે એ નિર્ણયને આ લાઈટમાં આપણને જોવાના તો શાસ્ત્ર સામે જઈને આપણે આપણા કર્તવ્યની જિજ્ઞાસા પૂછીએ તો શાસ્ત્ર આપણને પૂછે કે પેલા તમારું આઈડેન્ટિફિકેશન આપો વ્યવહારમાં પણ એવું જ છે ને કે તમે ક્યાં પણ જાઓ કે તમારી પાન કાર્ડ કે તમારું ઇલેક્શન કાર્ડ તમારું એલ લિવિંગ સર્ટિફિકેટ કે તમારો પ્રોગ્રેસ રિપોર્ટ આ જેટલા પણ પ્રૂફ છે જોયા પછી જ પછી આગળ કોઈ વસ્તુ થઈ શકે સૌથી પહેલા તમે ભારતના નાગરિક છો કે પરદેશી છો એ તો કહો પછી અમે આગળ વધીશું એમ તો સેલ્ફ આઈડેન્ટિટી બહુ જરૂરી છે એના ઉપર ધર્મ કર્તવ્યનો નિર્ણય થાય છે આ વિષયને આપણે આવતીકાલે થોડો વિસ્તારથી જોઈશું આજે આટલા પૂરતું આપણે રાખીએ બંધ કરો